આ બુદ્ધિ લઈ પણ આપણે રાખીએ <laughs> નોકરી જતી રહે ને કામ દીધી માં અને બુદ્ધિ રમાતો નથી પણ બુદ્ધિ આ ચાલુ બુદ્ધિ ખોટી છે એવું માંગે છે જો કે અમારે બે બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય કારણ બુદ્ધિ તો અહંકાર હોય ત્યાં જ હોય તમારે તો અહંકાર ખલાસ થઈ ગયેલો બુદ્ધિ ખલાસ થઈ ગઈ તમને એવું નહીં કહેતા કે બુદ્ધિ કાંઈ ના હોય તમને તો કેટલી બુદ્ધિ ના હોય તમને બુદ્ધિ બોસના દબાણથી તમે તમારી બુદ્ધિ બુદ્ધિનું કર્યું ના કરો પણ તેની કઈ કદર ના કહેવાય શું કહ્યું તાર બુદ્ધિ વાપરા જાવ બસ ના દબાણમાં બુદ્ધ બસ કાઢી દે એટલે તેઓ વાપરો નહીં થયો માતા સીધા થઈ જાય અને એમ સીધા થઈ જાય નહીં બસ પાસે એકદમ અમુક લિમિટ સુધી પછી બસ ને બાઈક કહેવાય બીજો બસ મળી રહે અમુક લિમિટ સુધી નહીં તો પછી એક બસ ને બાઈક કહેવાય અને બીજો બસ મળી રહે એ બોસને બાય બાય કરી દેવાનો બીજો મળી જાય કે અમુક લિમિટ સુધી જ એનું ના એવું કોઈ કરે નહીં નોકરી છોડે નહીં આખા નહીં પડતું છોડેલી છે બે વખત બે વખત છોડેલી છે એ કહે છે કે મેં બે વખત નોકરી છોડેલી છે આ તો તમારા જે કરે છોડતો છે આ કાંઠ પર નોકરી છોડે લોકો નોકરી ના જાય તેની બાધા રાખીને રહી રહ્યા હોય <laughs> બધા મને કહેતા હતા મારી બુદ્ધિ જવાબ ના છે તે બહુ આવે છે અને તમે બધા એવું બોલો છે દહી નહીં ખરાબ લાગે છે એવું એટલો બધો આત્મવિશ્વાસ હોય છે તેથી છોડી દે છે એ ભાઈનું આ પ્રશ્ન સાથે એવું કેવું છે કે પોતાનામાં આત્મવિશ્વાસ હોય એટલે એવું કરી શકે આત્મવિશ્વાસ છે જ નહીં તમારો આત્મવિશ્વાસ હોય તો બુદ્ધિ નામાં રહી હોય નહીં થાય પણ આત્મવિશ્વાસ છે જ નહીં અહંકાર છે ખાલી આત્મવિશ્વાસ તો કોનું નામ કહેવાય કે દરેક વાત સાચી વાત પકડતો આવે સાચી વાત દરેક ને દરેક વાત પકડતા આવે એમનો આત્મવિશ્વાસ આ તો આત્મવિશ્વાસ અહંકાર છે આપણું ધાર્યું કરવાનું એ છે જો વધુ થઈ જવાનું તો એ થઈ પડે એના કરતા દુનિયા ચાલે એ રીતે ચાલે શું કહ્યું પોતાનો નવો પ્રપોઝ કરવો નહીં ઠોકર ના લાગી હોય ત્યાં આવું થઈ જાય ઠોકર માણસો લાગે ને ત્યાં સુધી આવું થાય પછી ઠોકર લાગે એટલે શીખી જાય પછી બોસ બોલ બોસ ખૂબ ટેકાવ થાય સબ દે કારણ નોકરી કરવી અને બોસ જોડે વળવું એવું તો દુનિયામાં કોઈ બની શકે ખરું ઇઝ ઇટ પોસિબલ બોસ જોડે વળવાનો સવાલ નથી વળવાનો સવાલ નથી કે બોસ બોસ ની સવાલ નથી હા એ કશું બોલે તો તમે નોકરી જોઈ દો એ ચાલે એ તો બોલે તો ઘેર બૈરી વેળા કરીને કરે કરે ના કરે ભાઈ અને આપણે સમજી દઉં ભાઈ કે સાહેબ મૂળમાં નથી અરવિંદ આપે છે તમારા હાથે કોઈ માણસ હોય છે તે ટકા છે કોઈ નથી જતો જણા છે વીસ જણા છે વીસ જણા છે કોઈ નથી જતો રહેતો એટલું સારું <laughs> નવો દેશ જોવા ખેતીવાડી બહુ છે ના ખેતીવાડી ખેતીવાડી કરવા નથી જવું તો ચોખ્ખું ઘી નહીં મળે હેરાન છે જયારે મળશે એવું લાગે ત્યારે જયારે લાગશે કે ચોખ્ખું ઘી મળશે એટલું ભેગું થશે ત્યાર પછી જઈશું હા હવે થશે એ તો બધા ઈચ્છા એ જ કરે ને એથી ગાડી બંધ ગયો દો ના ના ગાડી બંધાય નહીં બધા આવ્યા તારે ગાડી બંધાય જવું કોઈ જતા નથી પંપ નાખવું પછી પગાર મળે છે પગાર એટલું હો રેન્ટ તો ઓછું કહેવાય એટલું હો રેન્ટ તો ઓછું કહેવાય આપણે બીજા મશીન આપીએ છે હવા ડોલર આપે સરકાર કોઈ મશીન આપણે આપીએ છીએ ભાડે તે હવા ડોલર આપે છે રોજના રેન્ટ અને આનું રેન્ટ ડોલર અને પેલું મશીન માં તેલ પાણી પાસે એ કરવાનું આપણું તેલ પાણી ક્યાં કરવાનું પેલું મશીન તેલ પાણી એ કરે બસ અને હવા ડોલર આપે આપણે આ જ્ઞાન ઓછું કહેવાય નહીં મારા બોસ ને કેવું મારા મારે કેવું પાણી મારે ઘરનું કરવાનું એ છું કોણ બોસ ને જરા કહો વાતચીત કરવા હાડો જરા ખુશ કરો ધનીપતિ કરો ખુશ જ છે બોસ કઈ લાઈન ગયેલા તમે એન્જિનિયરિંગ એન્જિનિયર થયેલા થોડાક ખૂટે છે બે લાખ <laughs> મને ગણ્યા કારણ કે આ ધમાલ થવાની છે અમેરિકા ને લઈ જજો કરવું હોય તો ભાગીદાર કે તો લોકો રાહ જોઈ ગયા કોઈ આપણો શિકાર તમારે અહીંથી બે ત્રણ લઈ અમેરિકામાં રહેતા ઇન્ડિયાનો બહુ સારા હોય શું કહ્યું અને ત્યાં તો બધું ઘાટ સારા માણસ કહે છે પણ એ ડરે નહીં તમારે ભાગીના પેલા આવે <laughs> કારણ નાની મના આવે ત્યારે લોકો પેલા દલાલિયા ભર્યા કરે છોકરીને છોકરી માટે મા બાપ ને કયા કે આવે છે છોકરા અને મોટી મના આવે તો બીજા દલાલિયા ભર્યા કરે હા ધંધા મજા આવે છે ત્યારે હરીફભાઈ હારી મજા કરાવે આનંદ કરાવે એકલો જાય બેઠા સારા ચાર હજાર પંદર બે હજાર આખો દિવસ હોલ્ડ શનિ રવિ ખરા મતભેદ પડે ગયા કરે પડ્યા કરે દરરોજ બે માણસ જુદા હોય એટલે કઈ ને કઈ તો ભેદ પડે બે માણસ જુદા હોય એટલે કઈક ને કઈક તો ભેદ પડે જ ને ના માલ નહીં પડતું અમારે તો પડે છે જોરદાર અમારે તો જોરદાર પડે છે અમારે તો ભેજ જોરદાર પડે છે ના ભાઈ એવું ના રાખવું જોઈએ આપડે હવું કરવું ને ના પડે છે ગાડું પર રિપેર કરી નાખવું જોઈએ દરરોજ થઈ જાય દરરોજ રિપેર થઈ જાય પાછું ના પણ એ રોજ ઘા પડેલું રહે પછી ઘા જાય છે ઘા પડેલો ગોબા પડેલા હોય મારે ગોબર ના પડવા દે કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોય ને ત્યાં આપણું ભાઈ પણ આવે ત્યારે બૈરી બારી ગોબા પાડ્યા અત્યારે તો મનમાં કે જોરદાર છે ભાઈ એટલે બોલવા દેવા પછી હલો વાળો તો આપણને એના કરતા વેપાર જેવો રાખો તો એ આપણને પ્રેમ કરે આપણે એમને પ્રેમ કરીએ ભૂલચૂક તો બધા થાય ને ભૂલચૂક ના થાય ગુરજન સાહેબ ને મતદાન કરીને શું કામ છે મતદાન પાડવો હોય તો પોલીસ વાળા કરવો અને વળવું હોય તો પોલીસ વાળા જોડે વડવું એટલે આપણને તરત હાથે જવાબ કરી જાય એટલે બે સમજી લેજો હવે મતદાન ના કરે જે કોઈ મતભેદ પડે તો આપણે કેવું દાદાજી શું કેતા હતા આવું આવું શા હાલ વગાડ છોકરા જોઈને બધા મનમાં કંટાળી જાય છોકરા છોકરા આવડે આવડે ને સપોઝ અને મમ્મી વાંચ્યું તો મમ્મી વાંચી છે મમ્મી જોઈ એ મનમાં ઈચ્છા કરે મોટો થઈ ને ધરામ કરી એટલે આ સંસ્કાર ના પડે જોખમદારી નહીં આપતી છોકરા અહંકાર ખોટો અહંકાર છે હિન્દુ અસલ બની આ બધા દોધ એક ભાઈ કરી અહંકાર ને દૂર કઈ રીતે કરો અમને બહુ પડે છે <laughs> ધંધામાં પડ્યા ને દાદા ત્યાર પછી બધી ભાંગર વધી ગઈ ગઈકાલ ગઈકાલ પેલો ધંધો લીધો ને એમને ત્યાર પછી જરા પૈસા જરા વધારે માંગવા મળે ત્યાર પછી બધું વધ્યું ભાંજગર વધ્યું ટાઈમ અને જીવન જીવન હોવું જોઈએ છોકરા બધા સારી રીતે ઉતરે મોટો થાય છોકરાને એમ લાગે કે આ બગીચા જેવું ઘર છે મારું શું અત્યારે ઇન્ડિયામાં લગભગ ભાઈ છોકરા મારી પાસે આવ્યા છે પહેણતા નથી તમે તો પહેણો તો એકાદ થોડી ઓછી થાય બધી ગમતે ખરા સારું પાડો છો કહ્યું આ એકાદ છોકરી ઓછી થાય નિરાંત પહેરો હું તમને જીવન સંસ્કારી કેમ જીવાય તે બધું તમને સમજાવું કારણ ના અમે અમારા ફાધર બધું સુખ જોયું છે કે હવે તમારા છોકરા એવા થાય એવું કહેતા કેવું ખરાબ લાગે તમે સમજાય છોકરા એમ ના કહેવાનું અમારા ફાધર બધું સુખ અમે જોયું છે એક ઘરમાં ના કે બહાર કે એટલે જીવન એવું જીવે છે કે છોકરા વરવાય જ ના દેખે બહેના હાથે છે તે પંદર વીસ આવડી આવડે દીકરો હતી અને એને ગ્લાસ રહેતા પડી ગયા તે કઈ તમને કઈ અસર થાય ખરી બહુ ના બહુ ના થાય મને ના થાય શું થાય આનંદ થાય તૂટી જાય બીજી લવાય તૂટી જાય બીજી લવાય ના પણ આનંદ થાય છે કે દુઃખ થાય સાફ કરવું પડે એનું દુઃખ તો થાય સાફ કરવું પડે એનું દુઃખ તો થાય દુઃખ થાય એટલે કશું બગડ્યા વગર હોય નહીં રેડિયો રેડિયો કઈ બોલ્યા વગર રહે નહીં દુઃખ થયું તો રેડિયો બોલે એટલે પેલી દુઃખ થાય પછી ત્યાર પછી એ પેલી શું કે તમારા કઈ થતો નહીં હોય એટલે સમજ આ સમજવાની વાત છે કે ડીશો પડી જાય છે ને એક એને આપણે કઈ તું ફોડી નાખ્યો ના ફોડે ફોડે ખરી કોણ ફોડતું છે આ વર્લ્ડમાં કોઈ માણસ એક એક પણ ડિસ્પોડિસિબલ શક્તિ ધરાવતો નથી આનો બધો હિસાબ ચૂકવાય છે માટે એને નિમિત્ત બની ગઈ બિચારી હિસાબ આપણો તો ચૂકવાય છે તે આપણે એ તૂટી જાય તો આપણે કેવું કંઈ લાગ્યું નથી ને તને શું કહેવાનું લાગ્યા નથી ને એવું <laughs> એ કે તું સુઈ જા સાફ કરી આપીશ આ તો કરી દઈ વાંચી કરી દે તબિયત ધરી હોય અરે જો ઓવરટર્ન થઈ જાય તાર લાગતો નથી આ તમે કોથળો પડો <laughs> જેટલા જે ચાર આવે નહીં ત્યાં તમે કોથળો બરોબર ને આવું ના ભાઈ એ સ્ત્રી છે કોઈ દાડો આપણે આવેલો એ કઈ દોરતી છે એ કઈ કપડા કાપી ભાગી નાખે નોકર ને આવું ના વળાય તમને રસ્તા બરવટી મળ્યો કોઈ નારાયક નાખવું અને પાંચ હજાર લઈ લીધા અને ભાગી ગયો તો તમારે હિસાબ મનમાં સમજી દેવાનું કે એના એ નિમિત્ત છે બિચારો આ મારો હિસાબ ચૂકવાડાય કુદરતે શું કહ્યું આ બધો હિસાબ હિસાબ જ ચૂકવાય છે ભોગવે એની ભૂલ ભૂલ કોની બેમાંથી ભોગવે એની ભૂલ ડોલર જેને ગયા એની ભૂલ લઈ ગયો એ તો જયારે ભોગવશે ત્યારે પકડાશે ત્યારે એની ભૂલ આપણે પકડાઈ ગયા સમજવું ના પડે આ દુનિયાને સમજીને આગળ ચાલી તો નો છે અને છોકરા છોકરા પછી કે છે અમારા બાપાનું સુખ જોયું છે તમારે પડવું નથી બે જવાબદાર આપણે ને પછી આપણે છોકરા પૂછીએ તારે બાપ ભણેલા નહીં ભાઈ અરે એન્જિનિયર હતા આવું ટકા એવું તારી માં ભણેલ નહીં હોય તો કે બીએસસી હતી હા ભણેલો તો જીવન જીવતા ના આવડ્યું જીવન જીવવાનું એ શીખવું જોઈએ life The world is the puzzle itself. આ દિશા ભાગી નાખે મેં વાત કરી એની પર બુદ્ધિ શું કે છે ના કે છે મનાય નહીં મનાય મનાય જેટલું મનાય તે શ્રદ્ધા દે એટલું એ ફળ આપે હેલ્પ કરે શ્રદ્ધા ના દે હેલ્પ ના કરે એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય ને એનું એ સુખી થાય અરે કેવા કેવા ભજીયા જલેબી નહીં કરી આવતા કઈ આપે હા તો પછી એનો ઉપકાર ના માનીએ કારણ કે પાર્ટનર છે એમાં ઉપકાર છો એમાં આપણે પૈસા લઈએ ને આપણે આ કરીએ હવે એમ પાર્ટનરશીપ ચાલે છે છોકરો પાર્ટનરશીપ ના ભાઈ એને એકલી નો છે એને કહ્યું માટે એને એને એકલી ના છે આપણે ભાઈ રહ્યો છોકરા બંને ના કહ્યું એકલી ના જોયું ના હા એ તો ગુવાડ કરે માટે કઈ ગુવાડ કઈ પૂરી કરવાના હતા એટલે ભાઈ અરે ભાઈ સમજવા જેવું થાય જગત કેટલીક ભાવમાં સમજે અને જ્ઞાની પુરુષો સમજણ પાડે એમને કઈ દેવા દેવા ના હોય એટલે એ સમજણ પાડે કે ભાઈ આપણા હિતનું તો ઘેર કકડાટ ઓછો થાય તો ફળ ઓછું થાય થોડું ઓછું થઈ ગયું નહીં થઈ ગયું થઈ ગયું ફેરી ફરી જાણવાની ઈચ્છા થાય હું પાણ ફેરી જાણવાની કોઈ ઈચ્છા થાય છે માણસ બોલી જાય છે આ બધા બોલતા નથી ભાઈ કે છે કે આ શરીર માં જીવ અને આત્મા એ બે જુદા કેમ છે જુદા છે પણ આ ભગવાન નથી ને એટલે બધું એવું ફળ આપે તાવ બે ન કરે અને કે મને તાવ કર્યો છે આત્મામાં તાવ કરે નહીં ગયો એ મને તાવ ચડ્યો કે દેવને તાવ ચડ્યો પછી એવું માની બેઠેલું છે એટલે દેહને આત્મા દેહ જુદા થાય ત્યારે હું કોણ છે જાણવામાં આવે સેલ્ફ રિયલાઇઝેશન થવું જોઈએ સેલ્ફ રિયલાઇઝ ત્યારે શબ્દ વગેરે સેલ્ફ નું રિયલાઇઝ કે ઈચ્છા છે એટલે આવ્યો ઈચ્છા છે એટલે આવ્યો છું વાઈફ ને ઈચ્છા કે નહીં પૂછવું પડે એમને એમને પૂછવું પડે તારી ઈચ્છા છે પૂછવું હતું ને ઈચ્છા છે કઈ કઈ બધી મળેલી તું એસએસસી એસએસસી સુધી આમ ગામ કર્યું તારું પંડોરી પંડોરી હા ના પંડોરી ખરી ઈશ્વરની ખરી હા એ અમારા પાડોશમાં રહે ને એ લોકો ચડી ગયેલા હા શિયાળી મારા કરતા વર્ષે એક દાડો મોટો હશે બે વર્ષે અને નર્સરી વાળાથી બે ત્રણ વર્ષે ચાર વર્ષ નો ચાર વર્ષે એટલે બે બહેનો બે મુલાકાત હાથે પડ્યા છે એવું જ છે તમે નથી કાકા સખી નું મનાવશો દાદા ના સખી મારા બાપુજી કરતા એ ચાર વર્ષે મોટા હતો મારે નરસિંહ બધી પડે એટલે તને અંદર ના પડે ત્યાં તૈયારી લાગે તૈયાર એટલે શું નામ તારું પંકજ પંકજ હે ખરેખર પંકજ છું કે બીજું ખરેખર તારું નામ પંકજ તું અરવિંદ ની વાઈફ પણ તું ખરેખર કોણ છે જાણવા માટે તારે એટલા હાલ તારી ઈચ્છા છે એ જાણવાની તારી ઈચ્છા છે લે આ પાડે છે તો બે આવશો બંને આવશો સમય મળે તો ના તો બધા ઈચ્છા હોય તો અમે આવીશું વાર ઉકડી દીધે ગુજરાત નામ નહીં ઉધાર તો બહુ વાર આપતા ગયા નહીં પણ કશું કામ થયું નહીં આ તો રોકડી બીજા તરત જ બહુ હેરાન નહીં કરતા ને એ બહુ કરે નથી કરતો હવે તું મતભેદ ના પાડી એને પતેર પાડો તમે કહ્યું છોકરા છોકરા બધા બગડી જાય ને છોકરા બગડે એટલા માટે આપણે એ કરી લઈએ રાવજીભાઈ કે છે કોઈ માર્ગ બતાવનાર જોઈએ માર્ગ બતાવવા તો આપણે સ્ટેશન જવું હોય ને તો પૂછવું પડે જોઈએ તો માર્ગ બતાવનાર જોઈએ એક તો પહેલું પૂછવું જોઈએ પૂછવા નહીં તો કોઈ બતાવે બતાવી છૂટો ઉભો એને કે એવું નથી કે તમે માર્ગ ઘેર માર્ગ બતાવનારો માર્ગ બતાવીને પછી છૂટો આપણે માર્ગ દેખાય આપણું કામ નીકળી ગયું આપણા દેશમાં એટલા માર્ગ દેખાતા છે નહીં અહીંયા આ બધા તૈયાર કારણ કે એમાં માર્ગ દેખાડના ને નહીં ચાદ આવે છે અંદર મજા આવે એટલે મફત મફત આપણે સુધી આવે હું પણ <laughs> એટલે રસ્તામાં ગુરુ થવાનું દરેક ને ગમે છે ગુરુ થવાનું બહુ ગમે છે લોકો તકલીફ છે એક પણ કોઈ પાસે માર્ગ માગવો એમ કે તકલીફ છે કે કોને પાસે માર્ગ માગવો કોની પાસે માર્ગ પૂછવો એ તકલીફ છે કોઈ સારો માણસ હોય તો સારો માર્ગ બતાવે નહીં તો પછી કોઈ એવો હોય તો અવળી વસ્તુ ચલાવે એ તો આપણું મળી આવે આપણું વાંકું હોય તો મળી આવે તો લૂંટી લેવાની જગ્યા હોય તે દેખાડે એ બાજુ લઈ જઈને પછી લૂંટી લે પણ એમાં ડર રાખ્યો નહીં એ તો જે હિસાબ છે ચૂકવ્યા કોઈ ડર વગર એમને ફર્યા કરું જે થવાનું છે પણ જેતી તેથી ચાલુ આપણે જેતી ચાલુ એકદમ થવાનું છે સજીવ નહીં બંધ વાગે ગાડી ના ચલાવી ઉગાડી વાગે ચલાવી સાવધાની પરીક્ષા પછી અથડામણ થાય જોઈ લે મારું મારું મન મારું એવું છે જીવ છે અને હું આ વિધાઉટ માય ગોડ શું કહ્યું જ્યાં મમતા ખરા છે એ મમતા કોઈ ચીજ મમતા હું આ વિધાઉટ માય એટલે અહંકાર અહંકાર ના હોય બિલકુલ એ બધું આ હા ત્યારે તમે શું છો એ પડે પછી મમતા જવા મળે આ તો મમતા હું એનું રિયલાઇઝ નથી એટલે મમતા વહી ગઈ છે પછી મમતા જશે થોડું સમજ પડી ગયા બેન ત્યાં કઈ મુક્તિ થાય પણ આ એક હા તારે એક પ્રશ્ન છે દાદા જોયા આપી આપી આવી ગયો આવી ગયું તારે બે પ્રકારના ધર્મ એક તમે તમારે જો સુખ જોઈતું હોય તો જીવને સુખ આપો અને દુઃખ જોઈતું દુઃખ આપો એ ભૌતિક જીવન દુઃખો છે અને બીજું આ પરમાનન્ટ સુખ એ આત્મિક સુખ એ સેલ્ફ રિયલાઇઝ કર્યા પછી પ્રાપ્ત દુઃખ આપો દુઃખ આપો એ મળે તમને ઘરમાં તો કશું દુઃખ આપવું જ ના જોઈએ દુઃખ આપીને પછી આપણે સુખ થઈએ આશા ના રાખીએ અત્યારે દરેક શું કરી લેવાની છે પણ માં આપણા આધા જરા નરમ થાય ને ત્યારે લાગે પાડી દે આપણે જરા કાતર જીરો થાય કે લાગે પાડી દે ના ના પણ એવું છે ને દાદા કે પેલું દુઃખ આપીએ પછી આપણને તરત દુઃખે થાય પાછું હે રાવજીભાઈ પૂછે છે કે પહેલા દુઃખ આપીએ પછી આપણને દુઃખ થાય અંદર ત્યાં ખોટું થયું એમ હા દુઃખ આપીએ દુઃખ થાય દુઃખ આપીએ તો સુખ થાય માટે આપવાનું સુખ રાખો કોઈ બે ગાળો મળી જાય તો જાણવું કે આજે મેં આ બહુમાં આપી નથી પણ પહેલાં કંઈ આપેલી છે આ પાછી અપાયો છે જમે કરી દેવી અને જો ના ગમતું હોય અને પાંચ આપો તો ફરી ફરી પંચાળું રહ્યો એટલે આપવાને જ મન કહેતો શું કહ્યું ના ગમતી હોય તો ગમતી હોય તો આપો ના ગમતી હોય વેપાર બંધ ના કરવો છે કેમ લાગે છે સાહેબ સારા મળ્યા છે કે બોલતી નથી સારા જ મળ્યા છે શું બાળકો કેટલા છે બાબો એક બાબો છે દેવી નથી એક બાબો એ બાબો છે એને ખરાબ ના લાગે એવી રીતે આપણે જીવન જીવવું મેં તો હવે સુધરી છે હા આવડો હોય ને તો તમે તેને માથાકૂટ થતી હોય બધા તો આ પપ્પા ખરાબ છે નહીં તો મમ્મી ખરાબ છે એવું કર્યા મનમાં બોલે નહીં એ બોલવું મારશે બધા નાના છોકરા કઈ નાના હોતા નથી એટલે એસી વર્ષ મરી ગઈ બધા અહીંયા જન્મે છે બધું સમજણવાળો હોય એસી વર્ષનો મરી જઈને પછી બાકી વર્ષનો થાય એના અહંકાર બહુ હોય એનો તો મોટી મને પગે લાગે પણ નાની મને પગે ના લાગે એટલો અહંકાર હોય કઈ અરિંદ વિચારવા જેવું ખરું નહીં થોડું તું ફેરફાર કરીને વિચારા છે તે આકરા થાય તો આપણે કશું બોલવું સાચા હોય તો બોલવું જોઈએ એ કે છે કે એ સાચા હોય એ પોતે તો બોલવું પડે ને પછી એમની સામે શું હોય તો પંકજબેન એવું કે છે કે એ પોતે સાચા હોય અને એમની વાત બરોબર ના હોય તો બોલવું પડે ને તું સાચી ખાતે છે <laughs> તું તું ન્યાયાધીશ ને તું વકીલ ને તું આરોપી એટલે ન્યાય હું સાચી જ ઠરે પોતે વકીલ પોતે આરોપી પોતે જજ પેલો વકીલ કે છે બધા કરે છે આપણે આમ જ કરવું જોઈએ વકીલ બધું શીખવાય હું તું હાથી છું ખાતરી છું અને તમે સાથે થઈને ખાતરી છું આ તો પોતાનો ન્યાય કેવું પોતાનો ન્યાય એક્ઝેક્ટ ન્યાય હોય છે ને કે અફજલ પ્રમાણે છે સમજણ પ્રમાણે વખતે જુઠ્ઠી કેમ થઈ વિચારો જુદા પડે એટલે એમ કે વિચારો જુદા કેમ થયા તો કારણ સમજણ છે અક્કલ નથી નથી એમને દૂધ પીવું તું કહું ના દૂધ ના પીશું આ દઈ લો <laughs> એમની પ્રકૃતિ દૂધ ફાવતું હોય તો જોઈએ ને લો દૂધ આપું તને પ્રકૃતિ દહીં ફાવતું દહીં ખા પ્રકૃતિ જુદી બધાની વાત જુદી તું કહું ના તમારે દહીં ખાવું પછી પ્રોજેક્ટ કરું એ થાય છે તમને કેમ લાગે તું કહું તમે વાળ કપાવશો ને મારા જીવન વાળ રાખો ચાલે બધું બરોબર અને આપણે એમ કે હું કપાવું તું કપાય એવું રીતે ન્યાય રીતે નો હોવો સમજવું રોગ નો હોવો ઘરમાં મતભેદ ને ભોગવેલ ના થાય ઓછી થાય એવો રસ્તો ફરી કાઢો અને પાછા કે હું અક્કલ વાળો અક્કલ વાળમાં અક્કલ ના પોધરો ઘેર વડવાડ થઈ જાય અક્કલ તો એનું આમ ક્યાંક વડવાડ બંધ કરે શું કે આપેલું જ્ઞાન ભાઈ કે છે કે આપણે સમજીએ છીએ જાણીએ છીએ બધું જ્ઞાન પણ એ પ્રેક્ટિસ માં નથી આવતું બહુ મુશ્કેલ છે જ્ઞાન પ્રેક્ટિસ માં ના આવે એ જ્ઞાન ને શુષ્ક જ્ઞાન કહેવામાં શું કહે છે શુષ્ક જ્ઞાન એટલે આપણા પપૈયા બે હજાર હોય છે ને એક પપૈયાને ગમે તે ઉછેરે તો કશું ફળ ના આવે ફૂલો જાય કરે અને એક એકને ફળ આવે કરે એ જ્ઞાન શુષ્ક જ્ઞાન ફળ આપે નહીં એટલે જ્ઞાની પુરુષ જે જ્ઞાન આપે એ ફળ આપે એ સાચું રહસ્ય જ્ઞાન છે જ્ઞાની પુરુષ નું કામ જ્ઞાની પુરુષ નામાં અહંકાર ના હોય માટે બધું ફળ મળે અહંકાર વાળો તો આપણને આગળ લઈ જાય દોરણી આપે ભોમિયા તરીકે કામ કરે પણ પૂરેપૂરું સંતોષકારક ના થાય આ સંતોષકારક થાય એકલા આવ્યા છો કે બધા ફેમિલી સાથે આવ્યા છો અમે ગુરુ નહીં એટલે તમારે ગુરુ કર્યા હોય ને છોડી દઈ ત્યાં જવાનું આવવાનું વ્યવહાર બધો રાખવાનો અમે તો જ્ઞાની પુરુષ કહેવાય એટલે ન એટલે ગુરુ ગુરુ નું પછી તમને રીત કરે એટલે વ્યવહાર બધો આ વ્યવહાર ધર્મ પૂછે એટલે જવાબ આપે એવી તારે લાવજો સુરવીર તારે કોઈ દી કાયર બનોના સદા કંપાવજો સસ્તો સદા કંપાવજો સંતાન રે સિંહના સંતાન શું કરી શકે શું કરી શકે મરણાંત સંકટ માં ટકે મરણાંત સંકટ માં ટકે ટેક ના ધરનાર છે તે ટેક ના ધરનાર છે વારસ અહો દાદાના વારસ અહો દાદાના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો દાયર બનો ના કોઈ દાયર બનો ના કોઈ કષ્ટો બધા કંપાવજો જશો સદા સંભાળજો રેસીના સંતાનને રેસીના સંતાનને ત્યાં શું કરી શકે ત્યાં શું કરી શકે મરણાંત સંકટમાં તકે તે શેખના ધરનાર મરણાંત સંકટમાં તકે તે શેખના ધરનાર છે આ જ્ઞાન આપે તમે કોઈ નામ માટે એવું આ જ્ઞાન છે પણ એને એને પાસે પૂર્ણાહુતિ કરી લેતા નથી ને હા એની પાસે ત્રણસો કલાક મારી પાસે ફરે તો પૂર્ણ ઉગે થાય અબજ રૂપિયા આપો તો આ ના થાય અબજ રૂપિયા આપો તો આ થાય નહીં અંગૂઠે થી જ આ છે જ્ઞાનીના ચરણમાં જ મોક્ષ છે મોક્ષ જ ક્યાં હોય બાકી કોઈ જગ્યાએ મોક્ષ હોય નહીં પૂર્વ સંચિત પડે જે સંચિત કર્મો એ ભોગવવા તો પડે જ ને સંચિત કર્મો ભોગવવા તો પડે જ ને કર્મ બધા ઉડાડી ગયેલા ભસ્મીભૂત કરી નાખે જ્ઞાની પુરુષે કહ્યું કે જ્ઞાની પુરુષ એ તે કૃષ્ણ જ કહેવાય અને તે કર્મોને ગોટો વાળી ભસ્મીભૂત કરી નાખે ત્યારે આ પ્રગટ થાય પ્રગટ થાય નહીં આ તો અહીંયા આગળ અહીંયા આગળ અડાડી અને ભગવાનની કૃપા ઉતરે ત્યારે કર્મો ભસ્મીભૂત થાય એમ એમ થાય નહીં એટલે કાલથી ચિંતા બંધ થઈ એટલે હેલી વાત કોઈને ચિંતા ગઈ નહીં આ વર્લ્ડમાં છેલ્લા અવતારમાં છેલ્લો દેહ હોય અને તે અવતારી પુરુષ હોય તો છેલ્લા દેહ એમાં ચિંતા જાય ચિંતા જાય એમ કે છે હોય તે અડવા નથી દેતા પગે પણ અડવા નથી દેતા બ્રહ્મચારી પગે પડો તો એનું લૂટે જાય બિચારાનું એ ચૂસાઈ જાય ચૂસાઈ જાય એટલે ખબર નહીં પણ આ તો ભાઈ જબરદસ્ત શક્તિ છે ને ભગવાનની એટલે અહીં વાંધો ના છે નહીં તો કેટલું માણસ અહીં તો લાખો માણસો પણ મારે ચૂસાઈ જાય ક્યારનું દસ હજાર માણ હરે તો માણસ મરી જાય એટલે લોકો બહાર બાવા બાવા કોઈ અડવા ના દે ના અડવા દે એટલે કઈ શનિવાર છે અને અહંકાર એનો વધી જાય આપણે આવીએ ને ત્યારે અહંકાર શું થઈ જાય આ તો જરો અહંકાર શૂન્ય થઈ ગયો એક પેલા બેન આવ્યા હતા ને ટોરેન્ટોમાં જ્ઞાન ધર્મ આમ ખબર આમ ક્યારે આતડાઈને એવું આ બ્રહ્માંડનું સ્વરૂપ છે કેવું છે કે નીચે હાથ છે આ એથી કેળાના નીચેનો ભાગ છે એમાં સાત નર્ક લોકો છે સાત નર્ક લોકો એટલે સાત પાતાળ કે છે શું કે છે તલાતલ રસાતળ પાતાળ તમે સમજે ને કે એમાં બધા નર્કના જીવો છે ખત બધે છે અરે નર્કના જીવોનું વર્ણન કરું ને તો અહીંયા માણસ જીવતો હોંભળતો ન મરી જાય એટલા દુઃખો મોસો પડે છે આ ગપ્પા નથી બધું હા એથી આ સાત નર્કો છે અને આ મધ્ય લોકમાં આપણે છે પેટવાળા ભાગમાં આપણે અને બીજા દેખાય છે જાનવરો ને એ બધા બરોબર ને ખેતર ભૂચર જલચર સમજ ને એ બધા જીવો અને મનુષ્યો એ એ છે મધ્ય લોકમાં અને અહીંથી છાતીથી ઉપરના ભાગમાં દેવ લોકો એ રીતે આ ગપ્પો નથી દેવો બધી જતા દેવી તમારે એકલે જ ચિંતા નહીં થતી બીજા કોઈ થાય છે બીજા બીજા કોઈ ના થાય એવું કોઈ છે જેમ ચિંતા ના થતી હું અંગ્રેજી કરે છે તું અંગ્રેજી કરે એક બે ત્રણ પછી તને હું નહીં થતી શું કરતા ઊંચી આંગળી ઊંચી આંગળી પછી તમે આ જો એટલે ચિંતા ના થાય એ લાઈફ કહેવાય અને આ તો લાઈફ જ ના કહેવાય ને ઉત્તરાયણની તોડે ના કહેવાય કૂતરાને ચિંતા ના થાય કૂતરાને ચિંતા થતી જાય હોય છોડીઓ પણ એને હારીઓ બારીઓ લાવવા ને બધું જ આપડા જેવું હોય પણ આપડે કરી બીજી વાત એમ કરીને એમને કશું થયું બધું પાપો ભસ્મીભૂત જ્ઞાની પુરુષ કરે ત્યારે ચિંતા થાય ચિંતા થતી છે કોઈ ગયેલી પાપો ભસ્મીભૂત કરીએ તો કેટલા પ્રકારના પ્રાપ્ત ભસ્મીભૂત થાય પાણી પાણી રીતે હોય તે જાણ થાય